હેલો હા કરો ચિંતા સંતાન હંતારો તત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તામ નિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिस्तपि तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदाहृदय मम अब श्री आचार्य जी महाप्रभु के सेवक सूरदास जी सारस्वत ब्राह्मण दिल्ली के पास सी गांव में तहा रहते तिनकी वार्ता को भाव कहते हैं जरा नजीक रख फोन ठीक <coughs> <coughs> <coughs> है हाँ, ની વાર્તા છે આ પણ કઈ આમાં ચારસો ઓગણત્રીસ પેજ જે છે ને વાર્તાનો શરૂઆત થાય છે એના સામેનું પાનું એમાં એક બે ત્રણ ચાર પાંચ ને છ સાતમી લાઈન થી तो यह जगत में लीला प्रकट करना नहीं नहीं तो या भांति सो सूरदास जी को स्वरूप है આના પહેલા એમ સુરદાસજીનો જે લીલામાં સ્વરૂપ હતું એ સમજાવ્યું છે તે પછી હવે એમનો ભૂતલ ઉપર પધાર્યા સુરદાસજી એ બતાવી રહ્યા છે કે વા સારસ્વત બ્રાહ્મણ કે ઘર ચોથે સુરદાસજી પ્રગટે મળ્યો એટલે સારસ્વત બ્રાહ્મણ ને ત્યાં ચોથા દીકરાના રૂપમાં સૂરદાસજીનો જન્મ થયો સો તબ ઇનકે નેત્ર ન દેખે આકાર હું નહીં એટલે આંખ એમના હતી નહીં અને એનો આકાર પણ નહીં હતો એટલે એમની ચામડી આપણી આંખની કીકી હોય અને એમાંથી આપણે જોઈ ન શકતા હોઈએ એક એવી જાતનું અંધતા હોય અને એક અંધતા એવી હોય કે જેમાં કીકી જ ન હોય ચામડી સિવાયેલી આખી હોય જેમ ગાલની કેવી સપાટ હોય એમ આંખની જગ્યાએ પણ એકદમ સપાટ તો આ પ્રકાર દેખ કે મળ્યું કે નહીં હા બોલ सो या प्रकार देख के सो या प्रकार देख के वह ब्राह्मण ने अप, अपने मन में બહોત બહોત સોચ કિયો આ જોઈને ને બ્રાહ્મણે પોતાના મનમાં બહુ દુઃખ કર્યું બહુ દુઃખ કર્યું જમ લે ગયો હા કરો તો જલ જો નહીં નહીં બીજ ને કરમ ને ઓર દુઃખ પાયો એટલે એમને ઘણું દુઃખ થયું જો દેખો તો વિધાતા ને હમકો નિષ્કંજ કિયો નિષ્કંચના નિષ્કંચન કિયો ઓર દૂસરે ઘર મેં એસો પુત્ર જન્મ્યો એટલે એમને દેખીને એમને જે છે એક તો વિધાતા ને હમકો એટલે એટલે ભગવાને એક તો આપણને આટલા ગરીબ બનાવ્યા અને ગરીબાઈમાં ફરી પાછો આવો આંધળો દીકરો પણ જન્મ્યો જી જી તો અબ યાકી કોણ તો ટહલ કરેગો એટલે પછી આવે આમની ટહલ કોણ કરશે એમનું ધ્યાન કોણ રાખશે ઓર કોણ યાકી લાઠી પકડેગો એટલે કોણ આને મોટો કરશે સો આ પ્રકાર બ્રાહ્મણ ને અપને મનમે બહુ દુઃખ પાયો એટલે આ જોઈને બ્રાહ્મણ ને પોતાના દુઃખમાં ઘણો પોતાના મનમાં ઘણો દુઃખ પાયો સો કાતે કહે તે જો જન્મે પાસે નેત્ર જાય તિનકો આંધળા કહીએ સુર ન કહીએ એટલે અને કીધું કે જન્મે જે જન્મે અને એના નેત્ર ના હોય એને આંધળા કહીએ सूर ના કહીએ और ये तो सूर है सो माता पिता घर के सब कोई इनसो प्रीति कर કરે નહીં અને આ તો સૂર છે એટલે એમના માતા પિતા એમના ઘરના જેટલા પણ લોકો છે એમને પ્રેમ નતા કરતા જાને જો નેત્ર બિના કો પુત્ર કહા એટલે એમને એટલે એવું લાગ્યું કે નેત્ર જેના નેત્ર ના હોય એનો પુત્ર કેવી રીતે હોય તાસો નહીં નહીં એનો પુત્ર કેવી રીતે નહીં એવો દીકરો શું એમ જેને આંખ ન હોય એવો દીકરો શું તાસો ઇન્સો કોઈ બોલ બોલતો ના એટલે તેથી આમની જોડે કોઈ બોલતું નથી સો એસે કરત સુરદાસજી બરસ છ કે ભય એટલે આવી આવી રીતે સુરદાસજી છ વર્ષના થયા તબ પિતા को वह गांव के एक द्रव्य पात्र क्षत्रिय ને ડોઈ મોહર દાનમાં દીની એટલે ત્યારે એમના પિતાને એક ગામમાં દ્રવ્યપાત્ર ક્ષત્રિય જજમાન જે જજમાનને બે મોહર દાન દાનમાં આપ્યા દ્રવ્ય પાત્ર ક્ષત્રી એટલે એટલે એ ગામમાં એક પૈસા વાળો ક્ષત્રિય રહેતો હતો એ સુરદાસજીના પિતાનો યજમાન હતો એણે સુરદાસજીના પિતાને બે સોના મોર એટલે બે રૂપિયા દાનમાં આપ્યા જી જય तब यह ब्राह्मण उन मौरन को ले के अपने घर आयो એટલે પછી એ બ્રાહ્મણ એ બે મૌરન ને લઈને પોતાના ઘરે આવ્યો ઓર અપને મન મેં બહોત પ્રસન્ન ભયો એટલે પોતાના મનમાં ઘણા પ્રસન્ન થયા ઓર સ્ત્રી તથા ઘર ઘર મેં દેહ સંબંધી બેટા બેટી હતે સો તીન સંબંધ સો કહી જો ભગવાન ને દોઈ મોહર દીની હૈ સો કાલી ઇનકો બટાય સીધો સામાન લાઉંગો એટલે પછી એ ઘણા પ્રસન્ન થયા એટલે પછી ઘરમાં જેટલા પણ બધા રહેતા હતા બેટા એમની સ્ત્રી એમના છોકરાઓ એ બધાને એમને કીધું કે ભગવાને આપણે બે મહોર આપ્યા છે એટલે કાલે જ આપણે સામાન લાવશું ताते अपने घर में दो ही चार महीने को काम चलेगे चलेगो એટલે તેથી આપણા ઘરમાં બે ચાર મહિના કામ ચાલશે સો આ પ્રકાર સબંધ કો વે દોઈ મોહર દિખાઈ એટલે આવી રીતે એમને બધાને બે મોહર દેખાડ્યા તાપ આછે રાત્રિ કો એક કપડા મેં બાંધી કે તાપ મેં ધરી કે સોએ એટલે પછી આવી રીતે એક રાતના એક કપડામાં બાંધીને તાક તાક મેં ધરી કે સોય તાક એટલે એ માડી વાળ્યું જેવું હશે જી તબ રાત્રિ को दोई मौरन को मूसो ले गए મૂસા મૂસા લઈ ગયે એટલે રાત્રિ પછી એ બે મૌરણ ચોર લઈને ગયા નહીં નહીં ચોર નહીં મૂસા એટલે ઉંદરડા ઉંદરડા લઈને ગયા સો ઘર કે ચાતીન મેં ભીલે મેં ધરી દીની એટલે ઘરમાં જે ચાંતીન એજ એટલે સમજ ના પડે એટલે ઉંદરડાઓ જે છે એ મોહરને તાણી ગયા અને ઘરના ઉપર જે છાપરું હોય એ છાપરાની અંદર જે લાકડા અને ઘાસફૂસ નળિયા બધું હોય ને એમાં એમણે મૂકી દીધી એને જી જી એટલે પછી જયારે તબ સવારે ઉઠી કે દેખે તો મોહર નાહી ત્યાર પછી એ બ્રાહ્મણ સવારે ઉઠીને જોયું ત્યારે મોહર નતા સો તપસો સુરદાસ કે માતા પિતા છાતી કૂટન લાગે ત્યાંથી સુરદાસ ના માતા પિતા ઘણા દુઃખ થયા અને પોતાની છાતીને પીટવા લાગ્યા और रोवन लागे और अपने मन में अति क्लेश करण लागे એટલે એને રો અને રોવા લાગે રડવા બેસ્યા અને મનમાં એમને ઘણો ક્લેશ થયો ઘણો દુઃખ થયો સો વા દિન ખાનપાન નાઈ કીએ એટલે એ દિવસ એમને ખાનપાન ના કર્યું સો યા ભાંતિ સો ઘણો વિલાપ કરણ લાગે એટલે એ બધાને આ રીતે આ રીતે એ બધાને ઘણો વિલાપ કર લાગે છે વિલાપ એ દુઃખ કરવા લાગે રોકડ કરવા આ રીતે ખૂબ રોકકડ કરવા લાગે જી જી સો દેખી કે સુરદાસજી માતા પિતા સો બોલે જો તુમ એસો દુઃખ વિલાપ ક્યુ કરત ત્યાર પછી આ દેખીને ને સુરદાસજી માતા પિતા ને કીધું કે તમે આટલો બધો દુઃખ વિલાપ કેમ કરો છો જો ભગવાન કો ભજન સુમિરન કરો તાસો સબ ભલો હોય એટલે તમે ભગવાન ને ભજન અને એમને સ્મરણ કરો તો એ બધું ભલું થશે સો યા ભાનથી સુરદાસ ઊંચો બોલે એટલે આ રીતે એ સુરદા સુરદાસજી એમને બોલ્યા તો માતા પિતાને સુરદાસ તો કહી જો તું એસી ઘડી તો સૂર જન્મ્યો હે એટલે એના માતા પિતાએ સૂરદાસને કીધું કે તું આવી આવા સમયનો જન્મ્યો છો એમ આવા સમયનો જન્મ્યો છું સો અમકો વાય દિન સો દુઃખ ઈ મેં જન્મ બીતી હે એટલે અમે તો ત્યાં અમે તો પહેલેથી જ દુઃખમાં જન્મ થયો છે એટલે દુઃખ જ અમે જોયું છે એમ નહીં તું એવા ઘડીએ જન્મ્યો છો કે જે ઘડીથી અમે દુઃખ જ દુઃખ અમારા ઉપર આવી રહ્યું છે જી જી જો હમકો કાહો દિન સુખ નહીં ભયો એટલે અમને એક પણ દિવસ સુખ નથી થયો ઓર હમકો ભર પેટ પેટ અન્નહુ અન્નહુ નહીં એટલે અમને પેટ ભરવા માટે અન્ન પણ નથી મળતું જો શ્રી ભગવાન ને હમકો દોઈ મોહર દીની હતી યોની ગઈ એટલે જે ભગવાને અમને બે મોહર આપી હતી એ પણ પણ ખોવાઈ એ પણ જતી રહી તબ સુરદાસજી બોલે જો તુમ મોકો ઘર મેં ન રાખો તો મેં અભી તિહારી મોહર બતાવી દેવું ત્યાર પછી સુરદાસજીએ કીધું કે તમે મને ઘરમાં ના રાખો તો મેં તમને હમણાં જ મોહર બતાવી દઉં પરી પાછે મોકો ઘર મેં રાખ્યો મતી ઓર તુમ મેરે પીછે મતી પડ્યો એટલે પછી આજ પછી મને ક્યારે ઘરમાં રાખતા નહીં મારી પાછળ કોઈ દિવસ ના પડતા तब यह सुनी के माता पिता ने सूरदास को कहो जो और हमको कहा चाहिए है जो तू हमको मोहर बताई દેવું એટલે પછી આ સુને એમના માતા પિતા સુરદાસ ને બોલ્યા કે એમને કશું જોઈતું નહીં એમ નહીં એમણે કહ્યું ને કે પાછું મને બોલાવતા નહીં અને ઘરમાં રાખતા નહીં એમ તો માતા પિતા રાજી થઈ ગયા કે ચલો આપત ટળી એમ એટલે અમને બીજું શું જોઈએ આનાથી સારું બીજું શું બતાવી દે તું ક્યાં છે મોહર જી જી और हमारी मोहर पावे फेरी तेरे मन में આવે ત્યાં તું જયો એટલે પહેલા તું અમને મોહર અમારો આપી દે પછી તારે જઈ જવું ત્યાં જા હમ તોકો બરજેંગે નહીં એટલે અમે તમને રોકીશું નહીં તબ સૂરદાસ બોલે જો છાતી સો ભિલ્લો હૈ સો ભિલ્લે કે મોડે પર ધરી હૈ એટલે સુરદાસજીએ કીધું કે આપણા છતની ઉપર બધી ઘાસ ને બધું પડ્યું છે ત્યાં આગળ તમારી મોહન છે તબ યહ બ્રાહ્મણ ખોદી કે મોહર પાયો ત્યારે આ બ્રાહ્મણ ખોદીને મોહર તો સુરદાસજી ઘરતે ચલન લાગે એટલે પછી સુરદાસજી ઘર ચાલવા લાગ્યા તો માતા પિતા કો મોહ ઉત્પન્ન ભયો ત્યારે પછી માતા પિતા બોલવા ગયા નહી નહી ત્યારે એમને એમના ઉપર ભાઈ હેત આવ્યું એમ પ્રેમ ઉભરાયો જો દેખો યા સુરદાસ કો સગુન બહુ આછો ગયો એટલે જો દેખો સુરદાસજી ના કારણે આપણું સારું થયું એટલે સકન સારા થયા એમ જી યાકે કહે પ્રમાણ મોકો તુરત હી મોહર મિલી હે એટલે જે એમને પ્રમાણ મને આપ્યું એનાથી મને મોહર મારી મળી ગઈ સો ય વિચારી કે માતા પિતાને સુરદાસજી શું કહ્યો જો સુરદાસ અબ તુમ ઘર સે ક્યુ જાથો ત્યારે આ વિચારી ને માતા પિતા સૂરદાસજી કીધું કે સુરદાસ તમે ઘર છોડીને કેમ જાઓ છો અબ તો યહ મોહર પાય ગઈ હે હવે તો આ મોહર અમને મળી ગઈ છે તાતે જહાં તાઈ યહ મોહરણ કો અનાજ રહે તહાં તાઈ તુમ હો ખાઓ એટલે પછી આપણે આ મોહર જેટલું અનાજ મળે એટલું તમે પણ ખાજો પાછે જહાં જાનો હોય તહાં તુમ જાયો કે તમને જઈ જવું હે તમે ત્યાં જજો તબ સૂરદાસ બોલે જો મોકો અબ તુમ ઘર મે મતી રાખો ત્યારે સૂરદાસજી બોલ્યા કે હવે મને તમે હવે તમે મને ઘર ના રાખો જો મોકો ઘર મે રાખો રાખોગે તો તિહારી મોહર ફેરી જાયગી ઓર તુમ દુખ પાઓગે ત્યારે પછી એમને કીધું કે હવે તમે મને ઘરમાં રાખતો કે કારણ કે હું જયારે ઘર માં ત્યારે તમારો તમારી મોહર પાછી ખોવાઈ જશે પછી તમે પાછા દુઃખ પાવશો એ સુની કે માતા પિતા કશું બોલે નહીં એટલે આ સાંભળીને માતા પિતા કશું બોલ્યા નહીં ઓર સુરદાસજી તો હાથ મેં એક લાઠી લેકર ઘર સો નીકળે એટલે સુરદાસજી તો હાથમાં એક લાકડી લઈને ઘરથી નીકળ્યા સો સિંહ તે ચલે સો ચાર કોષ ઉપર એક ગામ હતો એટલે પછી સિંહ થી નીકળ્યા અને એક ચાર કોષ ઉપર એક ગામ હતો ત્યાં એક તલાબ ગામ બાહિર હતો એટલે એક ગામની બહાર એક તલાવ હતો સો વહાં એક પીપળ કે વૃક્ષ નીચે સુરદાસજી આઈ બેઠે એટલે ત્યાં એક પીપળના વૃક્ષ નીચે સુરદાસજી આવીને બેઠા બેસ્યા और वहाँ तालाब को जल पियो અને એ તાલાબનું જલ પીધું ત્યાં દોઈ ચાર ઘડી દિન પીછલો રહ્યો હતો तब ता गांव को ब्राह्मण जमींदार तहाँ आई के सूरदास जी को पहचाने के कहन लाग्यो जो मेरी दस गाय तीन दिन से मिलत नहीं એટલે પછી દોઈ એટલે પછી બે ચાર કલાક પછી એ ગામના બધા જમીનદાર એ ગામના બ્રાહ્મણો ત્યાં સુરદાસજીને પહેચાનીને કીધું કે અમારે દસ ગાય અને તીન ત્રણ દિવસથી મિલત નહીં કોઈ બતાવે તો દો ગાય વાંકો દેવું એટલે કોઈ બતાવે તો એમને બે ગાય આપીશ તબ સુરદાસજી ને કહી જો મોકો તેરી ગાય કાં કરની હે ત્યારે સુરદાસજીએ કીધું કે હું તારા ગાય નું શું કરીશ પરંતુ તું પૂછત હે તબ કહ હું જો યા સો કોષ ઉપર એક ગામ હે પરંતુ તમે મને પૂછો છો એટલે હું તમને કહું છું અહીંયાથી એક કોષ ઉપર એક ગામ છે સો આ ગામ કે જમીનદાર કે મનુષ્ય રાત્રિ કે આય કે તેરી દસ ગાય લઈ ગયે એટલે પછી એ એટલે એ ગામના એક જમીનદારના નોકર રાત્રિના દસ ગાય લઈને ગયા वह जमींदार के घर के भीतर एक दूसरो घर है सो तहाँ जमींदार घोड़ो बांधे है सो उन घोड़न के पास तेरी गाय बांधी है એટલે જમીનદાર નું જે ઘર છે એની પાસે જ બીજું ઘર છે ત્યાં આગળ એટલે અંદર ઘરની અંદર એક બીજું ઘર છે એમાં જમીનદાર ઘોડા બાંધે છે ત્યાં ઘોડા પાસે તારી ગાય પણ બંધાયેલી છે તો બે જમીનદાર દસ આદમી સંગ લે જાય દેખે તો ગાય સબ બંધી હે ત્યારે પછી જમીનદાર દસ આદમીને લઈને ત્યાં એક કોષ દૂર જઈને જોયું એમના ઘર જઈને જોયું ત્યારે બધી ગાય બાંધેલી હતી શું લે આવી કે સૂરદાસ જો ગયો જો સુરદાસ તિહારે કહે પ્રમાણ મેરી દસ ગાય મિલે ગઈ સો એ દોઈ તુમ રાખો ત્યાર પછી સુરદાસજીને એ પછી ગાયને લઈને પાછા એને સુરદાસજીને કીધું કે સુરદાસજી તમારો જે પ્રમાણ આપ્યું અમને તેનાથી અમને અમારી ગાય દસ ગાય મળી ગઈ છે હવે તમે આ બે ગાય રાખો તબ सूरदास ने कही जो मैं अपनो अपनो ही घर छोड़ी के श्री ઠાકોરજી કો આશ્રય કરી કે બેઠો હું ત્યારે સુરદાસજીએ કીધું પોતાનું ઘર છોડીને શ્રી ઠાકોરજી નો આશ્રય કરવા બેઠો છું આશ્રય રાખીને બેઠો છું આશ્રય રાખીને બેઠો છું સો મેં તેરી ગાય કહા કાહે કો લેવું એટલે મેં તમારી ગાય શું કામ લઉં લઉં तब वह जमींदार सूरदास को बालक जानी के शिक्षा की बात करने लाग्यो ત્યાર પછી એ જમીનદારે સુરદાસજી ને માલક સમજીને શિક્ષાની બધી વાત કરવા લાગ્યો એટલે શિખામણ આપવા લાગ્યો હા જી જો અરે તું फलाने सारस्वत को बेटा है सारस्वत को बेटा है और नेत्र तेरे ही है नहीं ઓર કોઈ મનુષ્ય ઓ તેરે પાસ નહી એટલે એમને કીધું કે તું એક ફલાણા સારસ્વત બ્રાહ્મણ નો છોકરો છે અને તારી નેત્ર નથી અને અને એક પણ મનુષ્ય તારી સાથે નથી તો તું અપને ઘર કો છોડી કે રૂઠી કે यहाँ क्यों બેઠ્યો है એટલે તું પોતાના ઘરને છોડીને અહીંયા રૂઠીને કેમ બેઠો છે નેત્ર હે ના કેસે દિન કટે તો તમારે તો નેત્ર જ નથી તમારા દિન તમારા દિવસો કેવી રીતે બીતશે તો સુરદાસ ને કહ્યો જો મેં તેરે ઉપર તો ઘર છોડ્યો નહીં એટલે સુરદાસજીએ કીધું મેં તારું ઘર તો છોડ્યું નથી નહીં નહીં મેં તારા ભરોસે ઘર છોડ્યું નથી એટલે સુરદાસજીએ કીધું કે મેં તારા ભરોસે ઘર નથી છોડ્યું મેં તો નારાયણ કે ઉપર ઘર છોડ્યો હે सो वे सगरे जगत को पालन करत है सो मेरो हो करेगो એટલે મેં તો નારાયણજી ઉપર ઘર છોડ્યું છે નારાયણના ભરોસે નારાયણજીના ભરોસે મેં ઘર છોડ્યું છે એ આખા જગત ને પાલન પોષણ કરે છે એટલે મારું પણ કરશે और जो હોનહાર હોયગી સો હોયગી એટલે જે થવાનું હશે એ થશે તબ જમીનદાર ને કહી મેં હું બ્રાહ્મણ હું એટલે જમીનદારે કીધું કે મેં પણ બ્રાહ્મણ છું દારી રોટી મેરે ઘર ભઈ હૈ કાહે તો કહે તો લાવું કાહે તો લાવું કહે કહે તો કહે તો લાવું એટલે મારા ઘરે દાળ અને રોટી છે બની છે ધરી છે તો તમે છે બની છે બનાવી છે બનાવી છે એટલે તમે કહો તો હું લઈ આવું સુરદાસ ને કહી જો મેં તો ગયલકી ચલી રોટી નાઈ ખાત એટલે પછી સુરદાસજી કીધું કે મેં બીજા કોઈના ઘરની નહીં નહીં એમ નહીં એટલે ઘરેથી બનેલું હોય એ રસ્તા ઉપર ચાલીને હાથમાં લઈને કોઈ લઈ આવે એવું હું નથી જમતો એટલે જે રસ્તા ઉપર બધું જમવાનું લઈને આવે એના એનું હું નથી જમતો તબ વ જમીનદાર અપુને ઘર જાય પૂરી कराए और दूध ले जाए सूरदास को जल भरी દેખે કયો જો સુરદાસ એટલે પછી જમીનદાર પોતાના ઘરે જઈને પૂરી કરાઈને દૂધ લઈને સુરદાસજીને જલ સુરદાસજી માટે જલ ભરીને અ, આઈને કીધું જો સુરદાસ તું કોઈ બાત કો દુઃખ મતી પાયો એટલે તમે કોઈ વાતને દુઃખ ના પામતા जो जहाँ भगवान मोको खावे को देगो तहाँ ताई यहाँ मैं तुमको लाऊंगा લાવું એટલે જે ભગવાન અ, અન્ન મને આપશે હું એ તમારા માટે પણ લઈને આવીશ એમ નહીં ભગવાન જ્યાં સુધી મને ખાવાનું આપશે ત્યાં સુધી હું તમારા માટે જમવાનું લાવતો આવીશ જી જી. એટલે ભગવાન મને જ્યાં સુધી જમવાનું આપશે ત્યાં સુધી હું તમારા માટે અ, જમવાનું લેતો આવીશ और सवेरे या तालाब पर तथा गांव में जहाँ कहोगे तहाँ छापरा डाल देऊंगो એટલે તમે સ- અ, સવારે તમે જ્યાં કહેશો ત્યાં ગામમાં કે તલાવના કિનારે હું છાપરું તમારા માથે બાંધી દઈશ પાછે સબેરો હોય એટલે બસ પછી અહીંયા રાખો આજનો ક્રમ આટલી વાર્તા કે જે મારી આજે બર્થડે છે મને આશીર્વાદ આપો હા આશીર્વાદ હો બહુ સુંદર ચલો જય જય પ્રણામ આશીર્વાદ જય પ્રણામ જય પ્રણામ જય પ્રણામ